એ માતા પિતાને જ પરમાત્મા માને વૃદ્ધાવસ્થામાં માતા પિતાનું શરીર બગડ્યું છે અનેક રોગ થયા એ આખો દિવસ માતા પિતાની સેવા કરે પણ સ્મરણ દ્વારકાનાથ શ્રી કૃષ્ણનું કરે ભિક્ષા માગવા જાય રસોઈ કરે માતા પિતાને સ્નાન કરાવે મુખમાં કોળીઓ આપે એને બહુ સેવા કરી છતાં કોઈ કોઈ વખત માતા પિતા ક્રોધ કરે એનો તિરસ્કાર કરતા એ વારંવાર વંદન કરીને જવાબ આપે એ માતા પિતામાં પરમાત્માની ભાવના રાખી સેવા તો માતા પિતાની કરી સ્મરણ શ્રી કૃષ્ણનું કરે એની બહુ ઈચ્છા હતી કે મારે દ્વારકાનાથના મારે દર્શન કરવા એ માતા પિતાની સેવા છોડીને દ્વારકા જઈ શક્યો નહીં ઘણા વર્ષો સુધી તેણે માતા પિતાની સેવા કરી અને પ્રભુના નામનો જપ કર્યો અને તેથી એનું મન શુદ્ધ થયું એક દિવસ એના શુદ્ધ મનમાં એવો ભાવ જાગ્યો કે હું તો દ્વારકામાં જઈ શકતો નથી પણ દ્વારકાનાથ શ્રી રૂકમણીજી સાથે મારા ઘેર આવ્યો મારે રૂકમણી દ્વારકાનાથની પૂજા કરવી મારે પ્રભુનું સ્વાગત કરવું છે રૂકમણીજી સાથે ભગવાન મારા ઘેર આવ્યો એનો પ્રેમ એટલો બધો વધ્યો છે શ્રી કૃષ્ણનું આકર્ષણ થયું પ્રભુએ દ્વારકાધીરાનો ઉપસંહાર કર્યો અને દ્વારકાનાથ શ્રી રૂકમણીજીને સાથે લઈને પુંડલીકના ઘેર પંઢરપુરમાં પધાર્યા ચંદ્રભાગા નદીના કિનારે નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો આજે નાંગણે ભગવાન પધાર્યા મારા ઘેર પ્રભુ પધાર્યા છે સૌ ભુવનના નાથ મારા ઘેર હું એમનું શું સ્વાગત કરું હું દરિદ્રી બ્રાહ્મણ રૂકમણી દ્વારકા નાથના દર્શન કરતા એને એવો આનંદ થયો એ નાચવા લાગ્યો ભગવાનને વારંવાર વંદન કરે છે અને કહ્યું છે હું દરિદ્રી બ્રાહ્મણ નાનકડી ઝૂંપડીમાં રહું છું ઝૂંપડીમાં બે પથારીઓ છે ઝૂંપડીમાં જગ્યા જ નથી હું અંદર કેવી રીતે તમને લઈ જાઉં એક બાજુ માની પથારી છે ને એક બાજુ પિતાની પથારી કૃપા કરો એક રૂકમણી માતાને દ્વારકાનાથને કુંડલી ઈટ આપે અને કહ્યું છે આ ઈટ ઉપર તમે ઉભા હું દરિદ્રી હું મારા માતા પિતાની સેવા કરીને પછી હું તમારી સેવા એનું માતા પિતામાં અલૌકિક પ્રેમ જોઈને પરમાત્મા બહુ રાજી થશે તું તારા માતા પિતાની સેવા કર આ ઈટ ઉપર હું ઉભો રહું તો ઈટ ઉપર ભગવાન ઉભા છે પુંડલીકની પ્રતીક્ષા કરે માલિકનો શ્રીઅંગ તો અતિ કોમળ છે તે કેડ દુખવા લાગે એ બે હાથ કેડમાં રાખે ભગવાનની કેડ શું દુખે ભગવાન તો આનંદમય છે પ્રભુએ જગતને બોધ આપ્યો છે આ સંસાર સાગર આટલો જ ઊંડો ભવાબ્ધે પ્રમાણમ ઇદમ મકાનામ નિતમ કરાભ્યામ ધૃતો યેન યત્નાત સમાગત્ય તિષ્ઠંતમાનંદકંદમ પરબ્રહ્મલિંગમ ભલે પા ડુરંગમ આ સંસાર સમુદ્રમાં મોટા મોટા ડૂબી ગયા જે શ્રી કૃષ્ણના ચરણનો આશ્રય કરે જે શ્રી કૃષ્ણનો દાસ બને જે બહુ પ્રેમથી શ્રી સેવા સ્મરણ કરે છે પ્રભુએ જગતને બોધ આપ્યો છે તેના માટે આ સંસાર સાગર આટલો જ ઊંડો છે ખેડપુર પાણીમાં કોઈ ડૂબે નહીં સંસાર સાગર કેટલો ઊંડો છે પ્રભુએ તીરમાં હાથ રાખીને બોધ આપ્યો છે આટલો જ એ ગભરાશો નહીં હું ગયો નથી હું તમારી રાહ જઈને અહીંયા ઊભો છું આ જીવ મારો છે જીવ ભલે ભગવાનને ભૂલી જાય પણ ભગવાન જીવને ભૂલતા નથી મારાથી એ વિખૂટો કર્યો છે હું તમારા માટે અહીંયા ઊભો છું ભગવાન ગયા નથી આજ પણ પ્રત્યક્ષ વિરાજે પંઢરપુરમાં દ્વારકામાં વૃંદાવનમાં ભગવાનનો નિત્ય નિવાસ છે આજ પણ પ્રત્યક્ષ વિરાજેલા સંતોના હૃદયમાં ભગવાન વિરાજે ભગવાન ભાગવતમાં વિરાજેલા છે હું ગયો નથી હું તમારી રાહ જોઈને અહીંયા ઉભો છું શ્રી વિઠ્ઠલનાથજી મહારાજના દર્શન કરતા પણ એવું જ લાગે છે ઠાકોરજીનું સ્વરૂપ અતિ સૌમ્ય અતિ મધુર છે બહુ શાંત છે એવું લાગે છે કે કોઈની રાહ જોઈને ઉભો આ જીવ મારો છે અને આ જગતનો થઈ ગયો હું જીવની પ્રતીક્ષા કરતો ઉભો છું દ્વારકાનાથ જયારે પંઢરપુરમાં કેરમાં હાથ રાખીને વિરાજે છે ત્યારે વૈષ્ણવ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ દ્વારકાનાથ અને વિઠ્ઠલનાથ એક જ છે કુંડલીકના માટે ત્યાં પધાર્યા છે પરમાનંદ થયો એકાદશ સ્કંદ પરિપૂર્ણ કર્યો દ્વાદશ સ્કંદનો આરંભ કરે છે એકાદશ સ્કંદ તે મુક્તિ લીલા છે અને દ્વાદશ સ્કંદ તે આશ્રય લીલા છે મુક્ત જીવો ભગવાનના ચરણ મારે કલિયુગનું થોડું ભવિષ્ય સંભળાવ્યું બૃહદેશ રાજાના વંશનો પુરંજય નામનો રાજા કલિયુગમાં ભારતમાં રાજ્ય કરશે એનો મંત્રી સુનક કપટ કરીને રાજાને મારશે અને પોતાનો દીકરો પ્રજ્ઞો તેને ગાદીમાં બેસાડશે કલિયુગના આરંભમાં પછી ચંદ્રગુપ્ત નામનો રાજા ભારતમાં રાજ્ય કરશે અશોક નામનો રાજા રાજ્ય કરશે પછી સાત આભીર જાતિના રાજાઓ રાજ્ય કરશે આઠ યવનો કલિયુગમાં રાજ્ય કરશે દસ ગોરાઓ રાજ કરશે જેમ જેમ કલિયુગ વધશે તેમ તેમ વર્ણાશ્રમ ધર્મની મર્યાદા છિન્ન ભિન્ન કલિયુગના વિલાસી લોકો કુલગોત્ર જાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરશે કલિયુગમાં વર્ણ સંકર જાતિ સંકર બહુ થશે કલયુગના બ્રાહ્મણો વેદાધ્યયન કરશે નહીં સંધ્યા ગાયત્રી અને તપશ્ચર્યાથી હીન એવા બ્રાહ્મણો થશે કલયુગના સાધુઓ સંન્યાસીઓ પૈસો ભેગો કરીને મોટા મોટા બંગલાઓ બાંધશે અને ગ્રહસ્થના જેવું જીવન ગાળશે ભિક્ષાવશ્ય કુટુંબિના કલયુગના રાજાઓ પ્રજાને ચૂસીને કર લેશે પ્રજાને સુખ આપશે નહીં પ્રજાને હરાવશે કલયુગની સ્ત્રીઓ અતિ કામિની થશે કલયુગની સ્ત્રીઓ અતિશય કપટ કરવામાં હોશિયાર અને જુઠ્ઠું બોલનારી સ્ત્રીઓ થશે કલયુગમાં બે સગા ભાઈઓ પૈસાના માટે ઝઘડો કરશે કલયુગના લોકો વૃદ્ધ માતા પિતાની સેવા કરશે નહીં કલયુગમાં જેના હાથમાં પૈસો છે એ જ મોટો ગણાશે તેના તરફનો જ ન્યાય આપવામાં આવશે ભયંકર કલિકાલ આવશે તે કલિકાલમાં વિષ્ણુ યશા બ્રાહ્મણના ઘેર કલ્કી પ્રાગત્ય થશે કલ્કી નારાયણ ઉપસંહાર કરશે કેટલાક વર્ષો ગયા પછી સત્યયુગનો આરંભ થશે આ કલિયુગમાં દોષ તો અનેક છે પણ આ કલયુગમાં એક મોટો સદગુણ પણ જે બહુ પ્રેમથી શ્રી કૃષ્ણ નામનો જપ કરે જે પ્રેમથી શ્રી કૃષ્ણ કીર્તન કરે એને કલી ત્રાસ આપશે નહીં કલી એને બાસા આદત થશે કલી ભગવાનના નામથી ગભરાય જે બહુ પ્રેમથી પ્રભુના નામનો જપ કરે એને કલિયુગમાં ત્રાસ થશે નહીં સત્યયુગમાં ધ્યાન ધારણા કરવાથી સિદ્ધિ મળે ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી દ્વાપર વૈદિક તાંત્રિક વિધિથી પૂજા કરનારને સિદ્ધિ મળે કલૌ તદ્ધરી કીર્તના બહુ પ્રેમથી પરમાત્માના નામનો જે જપ કરે છે કૃષ્ણ કીર્તન કરે કલયુગમાં અનાયાસે એનું કલ્યાણ થશે સમાપ્તિમાં પરીક્ષિત રાજાને ચાર પ્રકારના પ્રલયની કથા સંભળાવી છે સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે છે રાજન આજનો છેલ્લો દિવસ છે તક્ષકનાથ હવે આવવાની તૈયારી થઈ છે તક્ષક શરીરને કરડશે આત્માને કરડશે હવે આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન કરો તક્ષકનાથ શરીરને કરડે એની તને ખબર પણ પડશે નહીં તું પ્રભુના ધામમાં જવાનું દાદા સમય તો થયો છે પણ તારા મનમાં કોઈ શંકા હોય તો તું મને પ્રશ્ન કર હું તને કથા સમજ હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં અને કદાચ આવે તો મારી નજર પડશે તો એનું ઝેર અમૃત બની જશે મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે મારા આંખમાં એ શક્તિ છે હું ઝેરને અમૃત બનાવી હું બેઠો છું ત્યાં સુધી આવશે જ નહીં તારા મનમાં કોઈ શંકા હોય તો તું મને પ્રશ્ન કર હું તને કથા સંભાળું પરીક્ષિત મહારાજ વારંવાર વંદન અને કહ્યું છે ગુરુદેવ આપે બહુ બહુ કૃપા કરી અને મારા મનમાં કોઈ શંકા રહી જાય મારે કંઈ પૂછવું નથી આપે મને કથા સંભળાવી નથી આપે મને ભગવાનના દર્શનની આંખ આપી અંદર બહાર હું નારાયણ દર્શન કરું જમણી બાજુમાં નારાયણ ડાબી બાજુમાં નારાયણ આ એવી કૃપા કરી છે સૃષ્ટિને કોઈ સુધારી શકતો નથી જેને દૃષ્ટિ સુધારી છે એને જગતમાં બગડેલું કંઈ દેખાતું પણ નથી જેની દૃષ્ટિ દિવ્ય એની સૃષ્ટિ દિવ્ય થઈ જાય સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે બીજું કંઈ આપતા નથી પરમાત્માના દર્શનની આંખ આપે છે ગુરુદેવ આપે બહુ બહુ કૃપા કરી છે અંદર બહાર સર્વત્ર હું નારાયણના દર્શન કરું હું અતિ આનંદમાં છું તક્ષક નાગમાં પણ નારાયણ વિરાજેલા તક્ષક નાગ માટે મારા મનમાં જરાય કુભાવ નથી હું અતિ આનંદ મનમાં કોઈ વિકાર નથી વાસના નથી સુખદેવજીને આનંદ થયો રાજા તમે બોલો છો એવું મને દેખાય તમે પ્રભુના ધામમાં જવાના આપણે સાથે બેઠા તારા સત્સંગમાં મને બહુ બહુ આનંદ થયો મારી કથા બહુ પ્રેમથી તું સાંભળતો હતો અને તેથી મારા શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું ભૂલતો હતો બહુ સાવધાન થઈને એકાગ્રચિત થતી તું મારી કથા સાંભળતો હતો અને તેથી જગતને ભૂલીને ભગવાનમાં તન્મા થઈ શ્રી સ્મરણ કરતા કરતા હું કથા કરતો મારી કથા તે બહુ પ્રેમથી સાંભળી છે હું તારો ઉપકાર મારું તારું કલ્યાણ થશે તું પ્રભુના ધામમાં જવાનો છું આપણે સાથે બેઠા સત્સંગમાં કથા કીર્તનમાં બહુ બહુ આનંદ તારા શરીરમાં અક્ષતનાદ દંશ કરે તે પ્રસંગ મારાથી જુએ છે મારું કામ થયું છે અને તું મને રજા આપજે હું ઉઠી જાઉં પરીક્ષિત વારંવાર વંદન અને કહ્યું છે આપ મહાન પુરુષ છું આ તો બહુ બહુ કૃપા કરી તમને રજા કોણ આપી શકે છે મારા મનમાં થોડી ભાવના છે અને મારા સદગુરુદેવની પૂજા હું તમારી પણ પૂજા કરું પછી આપણે યોગ લાગે તેવું આપ પરીક્ષિત રાજાએ સમાપ્તિમાં શ્રી સુખદેવજી મહારાજની પૂજા કરી ગુરુદેવના ચરણમાં સાષ્ટાંગ વંદન અને કહ્યું છે હું શરણે આવ્યો કૃપા કરો અને હું છેલ્લા વંદન કરું એકવાર કૃપા દૃષ્ટિથી તમે મને જુઓ છેલ્લો લાયક હતો અને ગુરુદેવ તે મહાન સિદ્ધ હતા ગુરુદેવને ગયા આ જોઈને પર્વત પર દર્શન થયા એનું મન મંગલમય થાય એ પ્રભુના ધામમાં જાય ગુરુદેવે કૃપા કરી છે અને રાજાના માથે હાથ પકડાવ્યો સુખદેવજી મહારાજે વરદહસ્ત માથે પકડાવ્યો તે જ ક્ષણે શ્રી રણ છોડ પ્રત્યક્ષ પરમાત્માના દર્શન કરાવ્યા રાજાને કૃપાર્થ પછી સુખદેવજી મહારાજ ઉઠ્યા મય નિશારણ્યમાં સૂતજી સૌનકાદિક ઋષિઓને આ કથા સંભળાવી હું ત્યાં જ બેઠો હતો પરીક્ષિત રાજા સાથે બેસીને મેં આ કથા સાંભળી મારા ગુરુદેવ ઉભા થયા ત્યારે બધા ઋષિઓ એમને માન આપ્યું સુખદેવજી મહારાજ કથા કરે ત્યારે સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસનારાયણ પણ હાથ જોડીને કથામાં બેઠા સુખદેવજીની કથામાં વ્યાસનારાયણને બહુ બહુ આનંદ થયો કેવી સુંદર કથા મારો દીકરો છે પણ મને એવું લાગે છે મારા કરતા એ શ્રેષ્ઠ છે એનું ધ્યાન વૈરાગ્ય એની પ્રેમ લક્ષણા ભક્તિ અલૌકિક વ્યાસ નારાયણ નારદજી જેવા મહાન મહાન ઋષિઓ ઉઠીને ઉભા થયા શ્રી સુખદેવજીને માન આપ્યું છે અને શ્રી સુખદેવજી જય જય કાર કર્યો છે મારા ગુરુદેવની દૃષ્ટિ નાકના અણીમાં સ્થિર કોણ માન આપે છે જરા એનો વિચાર નથી આખું જગત એમને બ્રહ્મ રૂપે જ દેખાય પછી તો સુખદેવજી મહારાજ ક્યાં ગયા અને કેવી રીતે ગયા એ કોઈએ જોયું નથી બધા એમને માન આપ્યું અને પછી સુખદેવજી ત્યાં જ અંતર્ગત સમાપ્તિમાં પરીક્ષિત રાજાએ શ્રી ગંગા માને સાષ્ટાંગ વંદન કરીને ગંગાજીમાં સ્નાન કર્યું ગંગા કિનારે પવિત્ર ગર્ભાસનમાં આનંદથી બેઠા છે અંદર બહાર નારાયણના દર્શનમાં એવા તન્મય છે મેં નજરે જોયું છે રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું તે વ્યાપક બ્રહ્મ સુતજીની આજ્ઞા છે હરયે નમઃ આ પાંચ અક્ષરનો મંત્ર છે એ મનમાં બોલવાની આજ્ઞા આપી નથી જોરથી બોલવાની બહુ પ્રેમથી ભગવાનના ચરણમાં વંદન કરતા કરતા હરયે નમઃ મંત્ર ત્રણ વાર આપણે પ્રેમથી બોલીશું તો જાણતા જાણતા જે કંઈ ભૂલ થઈ હોય ભગવાન એની ક્ષમા આપશે આપણો જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ સફળ થશે પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વને સદબુદ્ધિ આપશે શ્રી બાલકૃષ્ણલાલ સર્વનું કલ્યાણ કરશે હરાય નમ હરાય નમ હરાય નમ જન્માદ્યત ज्ञयतोऽन्वयादितरता चार्तेष्वभिज्ञस्वरात् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदाम् यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यम् परम् धीमहि श्रीरणचोरा श्रीगोवर्धन्ना श्रीगिरिराजधरणति द्वारिकाधीशति श्रीबालकृष्णलालकी सदगुरु ॐ नमः पार्वतीपतये च्युतम् केशवम् रामनारायणम् कृष्णदामोदरम् वासुदेवम् श्रीधरम् မရှိဘူးသိတာဝါဒသီလမရှိ પહોંચી જાય પોતપોતાની પોથીએ સત્કર્મની કદી સમાપ્તિ થતી નથી આજે આપણે આજે પૂર્ણાવતી કહીએ છીએ કે ઔપચારિક છે આપણા મનમાં જે શ્રદ્ધાનો જે ભક્તિનો જે દીપ પ્રગટ્યો છે તે આપણે કાયમ કરવાનો છે દિવાળીના દિવસો નજીકમાં આજથી શરૂ થઈ ગયા છે અને એ દિવાળીના દિવસોમાં આપણે આપણા મનમાં જે શ્રદ્ધા અને ભક્તિનો દીપ દીપ પ્રગટાવ્યો છે તે લઈને આપણે આપણે સુખી રહેવાની અને લોકોને બેસતું વર્ષ ઉજવીએ એવી પરમ પ્રભાવ પરમાત્માને આવી પ્રાર્થના છે આપ સર્વને શુભ દિવાળી અને નૂતન વર્ષને મુબારક મુબારકબારી પાઠવતા અમે આનંદ અને ધન્યતા અનુભવીએ છીએ વ્યાસપીઠ આગળથી જે જફરી આવી ગયા છે તે બાજુ પર ખસી જાય વ્યાસ છે તે નદી